સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંમત અઢારસો પંચ્યાસી ના વૈશાખ સુધી ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચર ના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ચાકડા ઉપર વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદ ની આગળ પરમહંસ તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા ને બેઠી હતી પછી શ્રીજી મહારાજે સર્વ સાધુ તથા સર્વે હરિભક્ત પ્રત્યે એમ વાર્તા કરી છે જેને ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન એકવાર થયું હોય ને પછી તેને દેશ કાળ ક્રિયા સંગ વિષમ થઈ જાય તો પણ તે જ્ઞાન નો લેશ જાય નહીં ત્યાં દ્રષ્ટાંત છે જેમ કોઈક મોટો રાજા હોય સર્વે સાધુ તથા સર્વે હરિભક્ત પ્રત્યે એમ વાર્તા કરી છે જેને ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન એકવાર થયું હોય ને પછી તેને દેશ કાળ ક્રિયા સંગ વિષમ થઈ જાય તો પણ તે જ્ઞાન નો લેશ જાય નહીં એટલે ભગવાન નું સ્વરૂપ કેવું છે એનું હૃદયમાં એકવાર અનુભવ થઈ ગયો હોય તો પછી દેશકાળ આદિ કે કરીને કદાચ ને એને દેશકાળ લાગે ને એની એવી સ્થિતિ ન રહે તો એકવાર જ્ઞાન થઈ ગયું એનો લેશ જાતો નથી એકવાર અનુભવ થઈ ગયો કે આખું જ્ઞાન જાતું નથી જ્ઞાન તો જાતું રે આમાં સંપૂર્ણ તો ન રે દેશકાળ લાગી જાય એટલે પણ એને દેખાય ખરું કે આવું ક્યાંક છે આમાં લેશ જાય ને એમ કહ્યું અને બોલે આખું વયું જાય ઝાંખું પડી જાય સમજો છો બરાબર પણ વાંચન ની દ્રષ્ટિએ ગળાને કેમ મરડવું જોઈએ ને એનું જ્ઞાન નથી ભાષામાં નવ રસ છે એક ધારી ભાષા બોલાય જ નહીં કોઈ એ તો આ ભણેલા નહીં નો કહેવાય એટલે હું થાય નહીં અને આવડા કોઈ ભૂલ જ કાઢે ને વખાણ જ કરે લ્યો ભાષા બદલતી જતી હોય તહી નવરસ આવે ભાષાના નવરસ રસ વિના કોઈ દિવસ અર્થ થાય કઈ શોભાનો રસ નથી એનો રસ આવે જ નહીં ઘેરે માળા લઈને બેઠો હોય ને રામ રામ રામ રામ મરેલા ને માથે બેઠો બેઠો રામ રામ રામ કરતો હોય પણ એના ઉચ્ચારમાં ભેદ હોય ઓલ્યામાં ઓલ્યામાં પાછું મળદું ઉપાડે તે રામ બોલો ભાઈ રામ જોડે રામ આવે પાછા એમાંય રામ લ્યો પણ છેલ્લા સાંભળનારા જાણી જાય મારું કોક બાળવા જતા લાગે અવાજ ઉપરથી જાણી જાય કથા વાંચે એને નવે રસ નું જ્ઞાન જોઈએ રસ પ્રમાણે એની ભાષા બદલતી જતી હોય એમાં સાંભળનારા ને થાય કે આ કથા આવી અરે આ ભણવું જોઈએ એમને ભણવું એટલે આમ કઈ કોક ભણાવે ને આપણે ભણીએ એવું નથી ભાષા બદલવી નહીં બાપ છોકરા ઉપર ખીજાય આ ચામડી બધું બદલી જાય અને છોકરાને બીક લાગે કે બાપો ખીજાણા કેમ આમ કર્યું ફલાણું આમ કર્યું ઓલે કઈ ન નહીં કરે પણ શોભે નહીં કોઈ દી એનું કામ અસર ન કરે અસર તો રસ આવે ત્યારે અસર થાય અસર કેમ આ ગોપીઓની વાતું કરીએ છીએ એ અસર થવાની વાત આ તો એમ ને વાતું કર્યા કરે <laughs> હું તો આમ તો બોલું છું પણ આ સાધુ ની ભૂલ કાઢીને વાતો કરું એટલે એવું થાય નકરી તો આ બધા એવા જ હોય કેમ બોલો પછી ત્યાં દ્રષ્ટાંત છે જેમ કોઈ મોટો રાજા હોય અથવા મોટો લખેશરી સાહુકાર હોય ને તેને પ્રારબ્ધ પ્રારબ્ધાનુસારે તે અધિકાર છૂટી ગયો ને દરિદ્ર પણ આવી ગયું તેને કરીને ખડધાન્ય ખાવા મળે અથવા ડોડીની ભાજી મળે તથા કોટા બોરા બાફેલી પીપરો ઇત્યાદિ જેવું તેવું ખાવા મળે ત્યારે તેને ખાય પણ મોરે જે પોતે ભારે ભારે મેવા ખાધા હોય તથા ભારે મૂલ્યવાળી ચીજો કોઈને ના મળે એવી મગાવીને ખાધી હોય તે સર્વે સાંભળી આવે ને મનમાં એમ ઘાટ કરે જે એવી એવી ભારે ચીજોને હું મોરે ખાતો અને હવે હું આવું જેવું તેવું અન્ન ખાઉં છું એવી રીતે જયારે જયારે ખાય ત્યારે તે સાંભળી આવે અને જે પ્રથમ થી જેવું તેવું અન્ન ખાતો હોય ને તેને દરિદ્રપણું વધુ આવે ત્યારે પણ તે જ ખાય ત્યારે તેને શું સાંભળે જો આપણે આ બધા સંસારમાં હોત તો હવ જયારે હતા પછી આની આવ્યા પછી આપણા ઢંગ આપણે ન બદલાવીએ અને ઈના ઈ રે તો આશ્રમ ને શોભાડે ને શોભાડે અને આમાં ગરીબ અવસ્થા આવે ભાજી તરકારી આ દોડી ની ભાજી ખાતો હોય ખરેખર એવો માણસ હોય ની ડોડી ની ભાજી ખાતો હોય પણ સમજુ એને ખાતા દેખે ત્યારે એવડો વિચાર કરે કે ગરીબ નથી ગમે એમ હો આની રીતિ આનો ઢાળો હાથેથી લેવાનું મોઢામાં મૂકવાનું આખી રીતિ ફેરફાર હોય પણ ભેદું ઓળખી જાય કામન લાવન કવિ વચન ચિત્ત હરવે કો ઠોર પણ ભેદું કોમન ભેદવો વે કામન વે કવિયા ગમે એવો હોય રૂપાળી માં રૂપાળી બાય હોય કોઈ ખૂબ ગાન તાન નાચ બજાવ્યું બરાબર સંગીત માં આ પુરુષ વર્ગ માત્ર માથા હલાવતા હોય પણ એ જ સંગીત માં કુશળ કોક બાય હોય એમાં બેઠી હોય તો એનું માથું ન હોય એમ જ જોવે કે આટલામાં આટલી એનામાં ખામી લાગે છે ભેદું કો મને ભેદવો બોલો ભેદું છે એ સમજે છે એનું માથું હલાવવું તે આગળ અમે કથા વાંચી ને ગામડિયા કે તમે શેઠિયા હો તો ગામડિયા છે એને બીજું જ્ઞાન કેદી હોય આગળ બેહાર હોય એકલો <laughs> ત્યારે એ વખાણ કરે અને એ વખાણ માં આવડો રાજી થાય એટલે હું જોઉં કે ખબર જ નથી એના વખાણ માં રાજી થાવ પોતાને પોતાનું ઓળખવું જોઈએ હજી મારી આટલી ખામી છે ભેદું કો મને ભેદવો કવિ તો આ જોડકણા કરીને ઘણા લાવે સભામાં બોલ્યા કરતા હોય ભારે કવિતા કરી આવે પણ કવિતાના દરેક ભાવોને સમજનાર એ માણસ એમ બોલે કે ના કવિતા બરાબર તો કવિતા થયો હવે આપડા વખાણ એમાં કવિતા ભેદું કોમન ભેદવો વે કામન વે કવિયા ઓર એ બીજા કેવાય આ ભગવાન નો માર્ગ છે એ જગત કેટલું જાણે માલી પર પછી આ નથી જાણતા એની આગળ આપડે રાડ્યું પાડીને વાતું કરીએ એટલે એ આપડા વખાણ કરે એમાં આપણે ફૂલાઈએ છીએ અરે હૃદયમાં જોતા જાઓ કે આપણા વખાણ હાચા છે ખોટા એ બિચારા ભલે હાચા એમાં કરતા હોય પણ હાવ ખોટા હોય કારણ કે જેનો જેને અભ્યાસ નથી એને જાણી જ્યાંથી શકે પણ આપણે સમજવાનું છો હા બોલો અને જે પ્રથમ થી જેવું તેવું અન્ન ખાતો હોય ને તેને દરિદ્ર પણ વધુ આવે અને ત્યારે પણ તે જ ખાય ત્યારે તેને શું સાંભળે તેમ જેને ભગવાનના સ્વરૂપનો સુખ તથા ભગવાનના ભજનનો સુખ પોતાના મનમાં એકવાર યથાર્થપણે જાણ્યું છે તેને પછી સમાગમનો યોગ ન રહ્યો ને બહાર નીકળી ગયો તો પણ તે સુખને સંભાળતો થકો સુખ દુઃખને પ્રારબ્ધાનુસારે ભોગવે પણ તે સુખને ભૂલી ના જાય એ વાંચતા ન આવડ્યું ભોગવે ત્યાં કેવી રીતે લેકું લેવું જોઈએ એ નો ખબર પડી ભાષામાં બધા રસ છે પછી સમાગમ નો યોગ ન રહ્યો ને બહાર નીકળી ગયો તો પણ તે સુખ ને સંભાળતો થકો સુખ દુઃખ ને પ્રારબ્ધાનુસારે ભોગવે જો એમ હોય નો આવડ્યું કહું હજી અધૂરું છે ત્યાં તમે પૂર્ણ વિરામ જેવું કરીને મૂકી દો છો તો પણ તે સુખદે સંભાળતો થકો તો પણ એટલે શું હજી વાક્ય અધૂરું છે એટલે એને લીધું એને પછી સમાગમ નો યોગ ન રહ્યો ને બહાર નીકળી ગયો તો પણ તે સુખ ને સંભાળતો થકો સુખ દુઃખ ને પ્રારબ્ધાનુસારે ભોગવે પણ તે સુખ ને ભૂલી ન જાય અને જેને ભગવાન નો સુખ જાણ્યો નથી ને તેનો અનુભવ થયો નથી તે શું સંભાળે આપડે થઈ ગયું છે ને કોને એમ નકરું આમ આમ ગયા છે કેટલા વર્ષ ત્યાં અને હજી ના પાડો જાણતું હશે હવે એનો મેલ કરવો જોઈએ આપણે કેટલા પ્રમાદી છે જે કરવા જેવું હતું ને એ હજી નથી થતું એ હું જાણું છું ને મારી ભાષા કાયમ ના માટે તમને આ લાગે મને એમ થાય કે આવી તક મળી અને પાછું રહી જાઉં બોલો એ તો પશુ જેવો છે લ્યો કોક આપણને કહે છે કે તું પશુ તો સારું લાગે પણ આ શાસ્ત્ર બોલે છો હવે તે ભગવાન નું જે સ્વરૂપ તેનું જ્ઞાન તે કહીએ છીએ જે ભગવાન નો જે આકાર છે તે જેવો આકાર બીજા દેવ મનુષ્યાદિક જે પ્રકૃતિ માંથી આકાર થયા છે રૂકું જવું જવું તો જમાડે ફરાળ બરાળ કરી લીધું તે ભગવાન નું સ્વરૂપ તેનું જ્ઞાન કહીએ છીએ જે ભગવાન નો જે આકાર છે તેવો આકાર બીજા દેવ મનુષ્ય જે પ્રકૃતિ માંથી આકાર થયા છે તે કોઈનો નથી તો બ્રહ્મ જ્યોતિ ના સમૂહ ને વિશે કાલે આવ્યું તો નતું આવ્યું એ આકાર છે બોલો અને જાણીને બીજા સર્વને કાળ ભક્ષણ કરી જાય છે ને ભગવાનના સ્વરૂપમાં કાળનું સામર્થ્યપણું નથી કાળનું સામર્થ્યપણું નથી ચાલતું એવા એ ભગવાન છે ને ભગવાન જેવા તો એક ભગવાન જ છે પણ બીજો કોઈ નથી અને ભગવાનના સાધર્મપણાને પામા એવા જે ભગવાનના ધામમાં ભક્ત છે તેનો આકાર ભગવાન તેનો આકાર પણ ભગવાન જેવો છે તો પણ તે પુરુષ છે ને ભગવાન પુરુષોત્તમ છે ને તે સર્વમાં શ્રેષ્ઠ છે ને એમને ઉપાસ્ય છે અને સર્વેના સર્વેના સ્વામી છે ને એ ભગવાનના મહિમાનો કોઈ પાર પામતા નથી એવા દિવ્ય મૂર્તિ જે ભગવાન તે નિર્ગુણ છે તે ધ્યેય છે અને એનું જે ધ્યાન કરે છે તે નિર્ગુણ થઈ જાય છે એવું ભગવાન નું સ્વરૂપ છે અને એ ભગવાન છે તે પોતાના ધામ રૂપ એક દેશ ને વિશે રહ્યા થતા જ અન્વયપણે અનેક બ્રહ્માંડ ને વિશે રહ્યા જે જીવ તે જીવના સમૂહ તેને વિશે તેમના યથાયોગ્ય કર્મ ફળ પ્રદાતા પણ અંતર્યામી રૂપે કરીને રહ્યા છે શું કહ્યું એ ભગવાન છે ભગવાન નું સ્વરૂપ કેવું છે તો સચિદાનંદ રૂપ છે ને દિવ્ય છે અને ભગવાન ના મુક્તો ના પણ આકાર તો એવા જ છે છતાં એમાં ફેર છે એ પુરુષ છે અને ભગવાન છે એ પુરુષોત્તમ છે એટલે શું બધા કરતા શ્રેષ્ઠ છે પુરુષ છે આ પુરુષોત્તમ છે આ ઘીહોડું છે આ ગલકું છે એમ સમજાવો સમજાઈ ગયા પુરુષ પુરુષ જે છે એ સીમિત માં રહ્યા અને પુરુષોત્તમ પુરુષોએ સહિત અનેક મુક્તો તમામ મુક્તો ની અંદર વ્યાપીને રહ્યા માટે પુરુષોત્તમ શું કહ્યું તમે શું સમજો મને તો બહુ એમાં નથી હજી તમે શબ્દાર્થ ઉપર અર્થ કરો છો મૂળ વસ્તુને ઓળખવી જોઈએ શબ્દાર્થ જુદી વસ્તુ છે સાચી છે ખોટી પણ એને ભાવમાં લઈ જવી જોઈએ શબ્દાર્થ ને ભાવમાં લઈ જવો જોઈએ શું કહ્યું એ પુરુષ છે અને ભગવાન પુરુષોત્તમ છે એટલે શું તેમાં નોખું પડવું જોઈએ ને પુરુષોત્તમ અને પુરુષ ઈ બે ને નોખા પાડવા જોઈએ ઓળખાણમાં તો અહીં બે નોખા પડે એને ઓળખવા દે માં કોણ આવે પુરુષમાં બધા આત્મા મુક્તો બધાય અરે ઠેઠ અક્ષર બ્રહ્મે આવી જાય એમાં પુરુષમાં તો અને પુરુષોત્તમ એની માથે રહે છે ખરું ને પુરુષોત્તમ નિયંતા છે આ બધા નિયામ્ય છે એની દ્રષ્ટિને પામ્યા વિના આવડા કાંઈ ન કરી શકે પુરુષ માત્ર એ અક્ષર બ્રહ્મ હો યા ગમે એ હોય ના જગત ના શિવ બ્રહ્મા વિષ્ણુ એ તો એક છુલ્લુક છે ઓલાની દ્રષ્ટિએ કઈ ગણનાના નથી બ્રહ્મા વિષ્ણુ મહેશ કરતા તો એલા મુક્તો મોટા છે મુક્તો કરતા અક્ષર મોટું છે હવે ઈ અહીંયા આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશ માં ધકેલાયા કરી રાત્રિ દિવસ હે પણ આ સમજે છે જ્યાં બ્રહ્મા શું કહેવાય ને વિષ્ણુ શું કહેવાય ને શંકર શું કહેવાય પણ આ સમજે છે જ્યાં બ્રહ્મા શું કહેવાય ને વિષ્ણુ શું કહેવાય ને શંકર શું કહેવાય પણ હવે જગત તો ન સમજે આપણે સમજવું જોઈએ એટલે આ પુરુષ છે આ પુરુષોત્તમ તરત આમ ચમકી જાય કે પુરુષ છે તો પુરુષોત્તમ ચમકી ચમક આવવી જોઈએ આવી જાય ને જો એટલે નક્કી નથી થયું બોલો પાંચ ભેદમાં પુરુષ ને પુરુષોત્તમ ને પરબ્રહ્મ એ પાંચ ભેદ માં જણાય કોણ આ જેમ જીવ માય ઈશ્વર જેમ કેદાર બ્રહ્મ અને પરબ્રહ્મ તો બ્રહ્મ ને પુરુષ લેવા બધા પુરુષ જ છે પણ હવે પુરુષ એટલે તમે હાથ પગ વાળા ને સમજો એવા અર્થશાસ્ત્ર માં નથી એના એમાં પુરુષ એટલે એને રહેવાનું એક સ્થાન છે ને એમાં એ રહે છે પૂરું એટલે શરીર એમાં રહે છે એ તો બધું ઘણું હોય બોલો અને સર્વ જીવના જીવન છે અને એ વિના એ જીવ કઈ કરવાને અને ભોગવવાને સમર્થ નથી થતો એ જીવન છે આ કોઈ જીવન નથી બીજાને જીવાડવામાં આ જીવન રૂપ નથી એ એક જ છે જીવન રૂપ આવડા ગોઠવે આટલા માનું હાલે આટલા માનું હાલે આપડે બેઠા બેઠા ગોઠવ્યો અહીં વર્ગ પડે અમારે જ્ઞાની પુરુષો બહુ વરગ પડે બોલો અને એ જે ભગવાન તે સિદ્ધેશ્વર છે સિદ્ધેશ્વર છે જેમ કોઈ સિદ્ધિ વાળો પુરુષ હોય તે અહિયાં બેઠો તકો બ્રહ્માના લોકમાં પદાર્થ હોય તેને આ હાથે કરીને ગ્રહણ કરી લે આ જ હાથે કરીને તેમ ભગવાન એક દેશમાં રહ્યા થતા જ પોતાની યોગ કળા ના સામર્થ્ય કરીને સર્વે ક્રિયાને કરે છે સર્વે ક્રિયા હલો તમારું પૂરું કરો અને ને બોલો પાષાણ નું સ્વરૂપ બીજી રીતનું છે ને કાષ્ઠ પાષાણ નું સ્વરૂપ બીજી રીતનું છે તેમ ભગવાન સર્વ જીવ ને વિશે રહ્યા છે તે ભગવાન નું સ્વરૂપ બીજી રીત નું છે ને તે જીવ નું સ્વરૂપ બીજી રીત નું છે અને એવી રીતના અનંત ઐશ્વર્ય યુક્ત એવા જે ભગવાન તે જ પોતે જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે તે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને આવી રીતે થયું હોય ને તે ભગવાનની ભક્તિ કરી હોય ને તે જ્ઞાન ભક્તિના સુખનો પોતાના જીવમાં અનુભવ એકવાર યથાર્થ થયો હોય તો તેની વિસ્મૃતિ ક્યારેય થાય નહીં અને ગમે તેવું સુખ દુઃખ પડે તો પણ તેને વિશે તે ભગવાનના સ્વરૂપના સુખનો જે અનુભવ તે વિસરી જાય નહીં જેમ જે જેમ તે રાજાને પ્રથમનું જે પોતાનું સુખ તે દરિદ્રપણામાં વિસરતું નથી તેમ અને આ વાર્તા શા સારું કરીએ છીએ તો આવો સત્સંગનો યોગ હમણાં તો છે પણ કદાચિત દેશ કાળ પ્રારબ્ધના વિષમપણા થકી એવો યોગ ન રહે ત્યારે જો આવી વાર્તા સમજી રાખી હોય તો તેના જીવનું કલ્યાણ થાય અને એને એવો દ્રઢ નિશ્ચય હોય તો એને ક્યારેય એમ ન સમજાય જે મારું ક્યારેય અકલ્યાણ થશે અને આવો યોગ રહેવો બહુ દુર્લભ છે ને આવી રીતે દેહે વર્તવું તે પણ દુર્લભ છે કેમ જે કોઈક દિવસ બહાર નીકળી જવાય ત્યારે આમ દેહે ન વર્તાય તો પણ આ વાર્તા સમજી રાખી હોય તો એના જીવનું બહુ સારું થાય માટે આ વાર્તા કરી છે ઇતિ વચનાવ્રતમ એવી રીતે અંત્ય પ્રકરણ નું સાડત્રીસ સાડત્રીસમું વચનાવ્રતમ થયું ત્રિપતિ